માર્કની લખેલી સુવાર્તા પંદરમો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય પંદરમો સવાર થઈ કે તરત મુખ્ય આજકોએ વડીલોએ તથા શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને મનસૂબો કર્યો ને ઈસુને બાંધીને લઈ ગયા ને પિલાતને સોંપી દીધો પિલાતે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે તેણે તેને ઉત્તર આપ્યો કે તું શું કહે છે તું કહે છે તે જ હું છું મુખ્ય યાજકોએ તેના પર ઘણા તહમત મૂક્યા પિલાતે ફરી તેને પૂછ્યું કે તું કંઈ ઉત્તર દેતો નથી જો તેઓ તારા પર કેટલા બધા તહમત મૂકે છે પણ ઈસુએ બીજો કંઈ ઉત્તર દીધો નહીં જેથી પિલાતને આશ્ચર્ય લાગ્યું આ પર્વમાં તેઓ જે એક બંદીવાનને માંગે તેને તે છોડી દેતો કેટલાક દંગો કરનારાઓએ દંગામાં ખૂન કર્યું હતું અને તેઓની સાથે કેદમાં પડેલો એવો એક બરાબ્બાસ નામનો માણસ હતો લોકો ઉપર ચડીને તેને વિનંતી કરવા લાગ્યા કે જેમ તું અમારે સારું હંમેશ કરતો તે પ્રમાણે કર પિલાતે તેઓને ઉત્તર આપ્યો કે શું તમારી મરજી એવી છે કે હું તમારે માટે યહૂદીઓને રાજાને છોડી દઉં કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાયને લીધે તેને સોંપી દીધો હતો પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કર્યા કે તે તેઓને માટે બરાબાસને છોડી દે પણ પિલાતે ફરી તેઓને પૂછ્યું કે જેને તમે યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું તેઓએ ફરી બૂમ પાડી કે તેને વધસ્તંભે જડાવ પિલાતે તેઓને પૂછ્યું કે શા માટે તેણે શું ભૂંડું કર્યું છે પણ તેઓએ વિશેષ બૂમ પાડી કે તેને વધસ્તંભે જળાવ ત્યારે પિલાતે લોકને રાજી કરવા ચાહતા તેઓને સારું બરાબાસને છોડી દીધો અને ઈસુને કોરડામાં મરાવીને વધસ્તંભે જળવા સારું સોંપ્યો સિપાહીઓ તેને પેતોરિયમ નામે કચેરીમાં લઈ ગયા ત્યાં તેઓએ આખી ટુકડીને એકઠી કરી તેઓએ તેને જાંબુડિયો જભ્ભો પહેરાવ્યો ને કાંટાનો મુંગટ ગૂંઠીને તેના માથા પર મૂક્યો અને હે યહૂદીઓના રાજા સલામ એમ કહીને તેઓ તેને નમસ્કાર કરવા લાગ્યા તેઓએ તેના માથા પર સોટી મારી તેના પર થૂંક્યા અને ઘૂંટણ ટેકીને તેની આગળ નમ્યા તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જાંબુડિયો જભ્ભો ઉતારી દીધો ને તેના પોતાના કપડાં તેને પહેરાવીને તેઓ તેના વધસ્તંભે જળવા સારું લઈ ગયા સિમોન કરીને કુરેનોનો એક માણસ જે આલેક્સાન્ડરનો તે રૂફસનો પિતા હતો તે સીમમાંથી આવતા ત્યાં થઈને જતો હતો તેની પાસે તેઓએ જબરજસ્તીથી તેનો વધસ્તંભ ઉંચકાવ્યો ગલગથા નામની જગા તેનો અર્થ ખોપરીની જગા છે ત્યાં તેઓ તેને લાવે છે તેઓએ બોળે ભરેલો દ્રાક્ષરસ તેને પીવાને આપવા માંડ્યો પણ તેણે તે લીધો નહીં તેઓએ તેને વધસ્તંભે જડ્યો ને પ્રત્યેકે તેના વસ્ત્રનો ક ભાગ લેવો તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખીને તેઓ તે માહુમાં વહેંચી દીધા દિવસના ત્રીજે કલાકે તેઓ તેને વધસ્તંભે જડ્યો તેના ઉપર તેઓએ એવું તહોમતનામું લખ્યું હતું કે યહૂદીઓનો રાજા તેની સાથે તેઓએ બે લૂંટારાને વધસ્તંભે જડ્યા એકને તેની જમણી તરફ ને બીજાને તેની ડાબી તરફ તે અપરાધીઓમાં ગણાયો એવું જે શાસ્ત્ર વચન તે પૂરું થયું પાસે થઈને જનારાઓએ તેની નિંદા કરી તે માથા હલાવીને કહ્યું કે વારે મંદિરને પાડી નાખનાર ત્યાં ત્રણ દિવસમાં તેને પાછું બાંધનાર તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઉતરી આવ એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સુદ્ધા તેના ઠઠ્ઠા કરીને કહ્યું કે તેણે બીજાઓને બચાવ્યા પણ તે પોતાને બચાવી શકતો નથી ઇસરાયેલનો રાજા ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે કે અમે જોઈને વિશ્વાસ કરીએ વળી જેઓ તેની પાસે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેની નિંદા કરી છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દેશમાં નવમા કલાક સુધી અંધકાર છવાઈ ગયો નવમા કલાકે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે એલોએ એલોએ લમા શબક્તની એટલે મારા દેવ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે જે પાસે ઉભા રહેલા હતા તેઓમાંના કેટલાય કે તે સાંભળીને કહ્યું કે જુઓ તે એલિયાને બોલાવે છે ત્યારે એક માણસે દોડીને સરકારથી વાદળી ભરી ને લાકડીને ટોચે બાંધીને તેને ચૂસવા આપીને કહ્યું કે રહેવા દો આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહીં ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો તે જ વખતે મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેને બે ભાગ થઈ ગયા જે સુબેદાર તેની સામે ઊભો રહ્યો હતો તેણે જોયું કે તેણે આવી રીતે પ્રાણ છોડ્યો ત્યારે તેણે કહ્યું કે ખરેખર આ માણસ દેવનો દીકરો હતો કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી તેઓમાં મગદારાની મરિયમ અને નાના યાકૂબ યોસેની માં મરિયમ અને સલોમી હતા ત્યારે તે ગાલિલમાં હતો ત્યારે તેઓ તેની પાછળ ચાલીને તેની સેવા કરતી હતી અને તેની સાથે યરૂશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો માટે ન્યાયસભાનો એક માનવંતો સભાસદ અરીમથાઈનો યુસુફ આવ્યો કે જે પોતે પણ દેવના રાજ્યની વાટ જોતો હતો તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુની લાશ માગી પિલાત અચરતી પામ્યો કે શું તે એટલામાં મરી ગયો હોય તેણે સુબેદારને પોતાની પાસે બોલાવીને તેને પૂછ્યું કે તેને મરી ગયાને કેટલો વખત થયો સુબેદાર પાસેથી તે વિશે તેને ખબર મળી ત્યારે તેણે યુસફને લાશ અપાવી તેણે શણનું કપડું વેચાતું લીધું ને તેને ઉતારીને તેને તે શણના કપડામાં વીંટાળ્યો ને ખડકમાં ખોદેલી એક કબરમાં તેને મૂક્યો ને તે કબરના મોં આગળ એક પથ્થર ગબડાવી મૂક્યો તેને ક્યાં મૂક્યો હતો એ મગદાલાની મરિયમ તથા યોસેની માં મરિયમે જોયું